જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સતચિદાનંદ જય સતચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જે જયકાર હોવું આ બેન રાજકોટથી છે કે રાજકોટથી બેન છે શું નામ છે મોનિકાબેન મોનિકાબેન આવ્યા છે એમને મોકલાવ્યું છે જરા વાંચી લઈએ જે કનુ દાદાશ્રી તેમજ બા બધા જ આપતા પુત્રોશ્રી કવિરાજશ્રી તેમજ બધા જ મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ અવસર બધા જ માટે અનેક ઘણો મહત્વનો છે ઓગણીસો ત્રેસઠની સાલમાં આ દિવસે જે એક દીવડો પ્રગટ્યો તેમાંથી ત્યારબાદ અનેક દીવડા પ્રગટ્યા અને ભવિષ્યમાં અનેક ઘણા પ્રગટશે આ અવસર બધા જ મહાત્માઓ માટે ખૂબ ખૂબ ખૂબ જ મહત્વનો છે દાદાશ્રી આપને આપના આ અજન્મ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા આ દિવસ ફક્ત આપનો જ નહીં પણ બધા જ મહાત્માઓનો પણ અજન્મા જન્મ દિવસ છે જેના થકી અમે અમારા જીવનનો મર્મ સમજ્યા છીએ આપના આ અડતાલીસમાં અજન્મા જન્મ દિવસે હું આવી શકી નથી પરંતુ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ મારા પ્રણામ સ્વીકારજો અને સાથે બધા જ મહાત્માઓ ને તમારા આશીર્વાદ જેમ હંમેશા આપો છો તેમ આપતા રહેજો આપના હાથ જેમ હંમેશા અમારી ઉપર રહે છે તેમ હંમેશા રાખજો અમારી ભૂલ હંમેશા માફ કરજો તમને મારા પત્ર હંમેશા મળતા જ રહે છે તમે આવી રીતે હંમેશા વાંચજો આ બધા પત્રો પણ મને તમે જ બંચાવો લખાવો છો તમે અમારા માર્ગદર્શક છો રસ્તો છો ખબર પડી જાય પણ તેથી શું તે રસ્તે કેવી રીતે આગળ વધવું તે દેખાડનાર તો તમે જ છો દીવડો તો પણ તેમાં તેલ પૂરવા હંમેશા સત્સંગમાં હાજર રહેવું જરૂરી છે આ દીવડો ક્યારેય પણ ઉલવાશે તો નહીં જ પણ તેમાં તેલ તો હંમેશા પૂરવું જ પડશે ને દાદા ભગવાને મારી દાદા ભગવાનને મારી એટલી પ્રાર્થના છે કે તમને આ કાર્ય માટે ખૂબ ખૂબ શક્તિઓ આપે દાદાશ્રી અમને જગાડવામાં તમને ઘણું કસ પડતું હશે ને જો કે દાદા ભગવાન તમને આ કાર્યમાં હંમેશા શક્તિ આપે જ છે મુજે ચરણો સે લગા લે હો દાદા ટોપી વાલે અને ચરણો સે लगा ले हो दादा टोपी वाले मेरी सांस सांस તેરા નામ नाम ટોપી વાલે મોનિકાની ભૂલ બદલ તેને માફ કરશો જય સચ્ચિદાનંદ સૌ મહાત્માની અંદર બિરાજેલા દાદા ભગવાનને મારા દાદા ભગવાનની સાક્ષી જય સચ્ચિદાનંદ સારો પત્ર છે લો શાહ સાહેબને આપજો અમને તો ઓગણીસો ત્રેસઠમાં ફેબ્રુઆરીમાં જ કંઈક તારીખ તો અમને ખ્યાલ નથી રહ્યો પરંતુ અમારા આપતપુત્ર વડીલ શ્રી ડોક્ટર શૈલેષાનંદજી ડોક્ટર કમલેશાનંદજી મનેશ મહેતાજી એને પરિવાર અને એમના પરમ પૂજ્ય માતુશ્રી ચંદનબેન અને એમના પિતાશ્રી પ્રભુભાઈના આજે પુણ્યતિથિને નિમિત્તે આ જ સમયમાં એ આ પ્રસંગ રાખે છે ઠક્કર સાવ એમનો ઉત્કૃષ્ટ ભાવ છે કે આ રીતે આ પ્રસંગ રાખવાથી આપણે આપણું વર્તમાનપણું આપણું હોવાપણું કે હું શુદ્ધાત્મા જ છું એટલે કે જે નથી પણ આમાં હું છું માનેલું મારું એનાથી હું મુક્ત થયેલો એવો હું શુદ્ધાત્મા જ છું અને નથી એ મારા વિરોધી નથી મારા વિરુદ્ધમાં નથી એટલે મારે એની સાથે વિરોધી વિરુદ્ધમાં નથી રહેવાનું પરંતુ એની સાથે રહેવાનું છે એની સાથે પૂરા સહકારથી અને સંયોગ સંબંધી રહેવાનું છે સંયોગ સંબંધી સગાઈ તૂટી ગઈ સગાઈ તૂટી ગઈ કોર્ટમાં જવું ના પડ્યું <laughs> છતાં જોડે રહેવાનું પાછું સગાઈ તૂટી ગયા પછી જોડે રહેવાનું <laughs> આ જેટલું ભગવાન ને ભગવાનની વાતો છે એટલી જ વ્યવહારમાં વ્યવહારની વાતો આવે જ છે કારણ કે ભગવાનની છાયા સ્વરૂપ વાતો છે બધી જ એટલે વ્યવહારમાં પણ છૂટી જવાનું ગણિત છૂટીને દુઃખી થાય અને છૂટીને પાછું સાથે જવાનું મને થાય આવા પણ વ્યવહારમાં આવે છે બધા એટલે આપણે આ માર્ગ આપણને જે મળ્યો છે આ પાંચમા આરામાં કલયુગમાં જી ઋષભદેવ દાદાથી આદિનાથથી વીર પ્રભુ સુધી મહાવીર પ્રભુ સુધી એ વિના કષ્ટનો માર્ગ હતો પરંતુ અંતર તપશ્ચર્યાનો માર્ગ હતો અને જે સાધુના સંયમ પર્યાયોથી અને શ્રાવક શ્રાવિકાઓના અનુવ્રતોના ધર્મોથી અને બધામાં બધાને ફાયદો કરે એવી રીતે એ બહુ સુંદર રીતે ચાલી રહ્યો હતો ભગવાનની હાજરી છે ત્યાં સુધી કષ્ટ છે એવું માનાયું નહોતું પરંતુ ભગવાનની હાજરી નથી ત્યાં સુધી એ કષ્ટ સ્વરૂપ થોડુંક વર્તાવા લાગ્યું એટલે કષ્ટથી સંયમ માર્ગ બધો આખો થયો પરંતુ પાંચમો આરો વીર શાસન અને વીર શાસનના શોભાયમાન કરનારા એવા દાદા ભગવાન અદભુત આજે એ ચોવીસે તીર્થંકર ભગવંતોનો કાળનો વખત એમની હાજરીના વખતનો જેવો હતો કષ્ટરહિત એવો આપણને કષ્ટરહિત માર્ગ આપ્યો છે આપણને કોઈ કષ્ટમાં નથી મૂક્યા આપણને બધા કષ્ટોમાંથી મુક્ત કર્યા હવે આ પાંચમા આરામાં કષ્ટ દાદા ભગવાને એ કહ્યું કે દુઃખ દુઃખને કષ્ટ કહ્યું દુઃખને ગણકારીએ નહીં એટલે આપણે એમ લાગે કે આ કષ્ટ નથી પણ ના ગણકાર કષ્ટ નથી નથી એવું ના બને કોઈ દિવસ ના બને છતાં એ દુઃખ શું છે એ દાદા ભગવાને આજે આપણને સમજ આપી બહુ સુંદર રીતે કે દુઃખ જેવી વસ્તુ જ નથી જગતમાં આ બહુ મોટા મોટું વિધાન છે દાદા ભગવાનનું દુઃખ એ તો માત્ર કલ્પનાનો વિષય છે કલ્પિત સુખને આધારે દુઃખ છે આ બહુ અદભુત સુંદર આપ્યું કે દુઃખ જેવી વસ્તુ જ નથી એ બહુ મોટી વાત કરી દાદાએ અને દુઃખ શું છે હકીકતે કરીને જે આજના કાળમાં દુઃખ દુઃખ દુઃખ કરી બધા બધા દુઃખી થઈને બધા બહુ દુઃખની બાબત બૂમો પાડ્યા કરે છે એમાં દુઃખની યથાર્થ સમજ દાદાએ આપી કે દુઃખ કોને કહેવાય સમજે ને દુઃખથી અડધો ઓછો થઈ જાય દુઃખ કોને કહેવાય પણ આ તો જે દુઃખ જેવું નથી અને દુઃખ જેવું ભાષે એને દુઃખ માથે લઈ લે એવા દુઃખો આજે માનેલા દુઃખો છે બધા જેને દુઃખો કહેવાય કુદરતી ભાષામાં એ દુઃખો છે જ ક્યાં નથી આજના કાળમાં આ વિજ્ઞાનના યુગમાં નથી ભાઈઓને કે નથી બહેનોને બધાને એમ બહુ સુખી કરી દીધા એટલે પછી એ સુખે દુઃખરૂપ થઈ પડ્યું એટલે આજે આપણો કષ્ટરહિત માર્ગ છે અને અંતરતપનો માર્ગ એ કષ્ટરહિતનો જ માર્ગ હોય હંમેશા અંતરતપનો અંતરતપ એટલે શરીર અને શરીરની ક્રિયાનું કોઈ તપ નહીં શરીર અને શરીરની ક્રિયાઓનું કોઈ તપ નહીં પરંતુ શરીરની સ્થૂળદમથી સૂક્ષ્મદમ સુધીની બધી ક્રિયાઓ જે છે સ્થૂળદમ બધી અંતઃકરણના બાહ્ય પ્રકરણના વિભાગમાં જાય અને સૂક્ષ્મતમ બધી અંતઃકરણના વિભાગમાં જાય એ બધી જ અવસ્થાઓ એને આપણે જોઈ જાણી શકીએ સારી રીતે નહીં ત્યાં સુધી એ ત્યાં આગળ જે કંઈ અશુદ્ધિ રહી છે એ અશુદ્ધિને જવાનો સ્કોપ ના રહે અશુદ્ધિ નીકળી જ જાય દેખવાથી નજરાયાથી અને અશુદ્ધિ નીકળતા જ જ્ઞાન જે આવરણ સહિત છે તે અનાવરણિત થાય બધું અને ત્યાં આગળ એટલું જ્ઞાન પ્રકાશ આપણો ખુલ્લો થાય એટલે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બંને ખુલ્લા થયેલા આપણને એટલે અદભુત કામ કરે આવો પધારો જય સચિદાનંદ એવું આપણું આ કષ્ટ રહિત અંતસ્કરણનું તપસ્ચરણ છે એ ફાઇલોના સંભાળ નિકાલમાં આવી જાય છે વ્યવસ્થિત શક્તિ અને એને આધીન આપણે છીએ એ આપણને સો ટકા રહે તો કામ થઈ ગયું પરંતુ ફાઇલોનો સંભાળ નિકાલમાં આ તપશ્ચરણ પ્રતિક્રમણ સામાયિક જે કહો તે બધું આવી શકે છે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ એ તો આપણે નિંદ્રામાં આવીએ કે જાગૃતકારમાં આવીએ પણ સતત આપણે અંદરથી રહ્યા કરે આ આનું અતિનું પ્રતિ થઈ અને આપણા સહજતામાં આવી જવું જરૂરી છે ઘટે છે આપણને સાહજિકતામાં એટલે ક્રમણતામાં ક્રમણતા એને સાહજિકતા કહી એને ક્રમણતામાં અતિ થયું એટલે એને પ્રતિ થઈને પાછું ક્રમણતામાં આવવું પડે એટલે સાહજિકતામાં આવવું પડે જ એ સહજ ક્રમણ થયું અને એ જ્યાં સુધી આ મન વચન કાયા છે ત્યાં સુધી એ હંમેશા હોયા કરે અને આટલા માલિક દાદા ભગવાને આજે જીવંત દ્રષ્ટાંત સ્વરૂપે આપણને એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સહજ મૂર્તિનું અદભુત મૂર્ત સ્વરૂપે એનું આપણને યોગદાન પ્રાપ્ત થયું એ અદભુત આજે આશ્ચર્ય બન્યું છે બહુ મજાનું બન્યું છે આપણા બધા માટે અહીંયા છીએ બધે છે જેને જે મળ્યું છે ત્યાં અને નહીં મળ્યું હોય એવાને પણ આજે જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એના પુણ્યના યોગીને બળે એ જરૂર એને પુષ્કળ લાભ આપે અને મુક્તિ તરફ જ એને પ્રયાણ કરાવે તો એ આપણો કષ્ટરહિત માર્ગ છે મોક્ષ માર્ગ વિતરાગો અને વિતરાગોના સિદ્ધાંત મુજબ જ્ઞાની અને જ્ઞાનીઓના સિદ્ધાંત મુજબ દાદા ભગવાનના પ્રકાશ મુજબ પરમાત્મા પ્રકાશ મુજબ ક્યારેય પણ કષ્ટ માર્ગ હતો જ નહીં છે નહીં અને હોઈ શકે નહીં ક્યારે પણ એ સહજ માર્ગ છે પરંતુ એના માટે સહજતાની મૂર્તિ સામે આપણી સામે હોવી ઘટે કે જે સહજાની મૂર્તિએ કરીને એમના સહજતાના દર્શન કરીએ અને સહજતા જોઈએ અને આપણી સહજતા આપણી ખુલ્લી થતી જાય બીજું કશું જ છે નહીં શરીર હોવા છતાં પણ તો હવે માત્ર અમારા ત્યારે આપણા આપતપુત્ર સ્વામી દીપકાનંદજી છે એ આજે કંઈક આપે છે કંઈક વધારો સાહેબ જય સચ્ચિદાનંદ તો એ દીપકાનંદજીનું આપણે વાંચીએ ઓમ રીમ દાદા ભગવાન શરણ સર્વજ્ઞ શરણમ ગચ્છામી પૂજ્ય શ્રી કનુ દાદાજીને આત્મ અભિનંદન અને અભેદભાવે જય સચ્ચિદાનંદ આજના આ જ્ઞાન આરાધન પર્વ નિમિત્તે નીચેના પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રોને સમજવાની પરમ કરશો જી નીચેના પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રને સમજાવવાની પરમ કરશો જી બાજુમાં હતા કે બાજુમાં છે પાછળ સારું એમનું વિધાન છે પેલું જોઈ લઈએ આજના આ જ્ઞાન આરાધન પર્વ નિમિત્તે નીચેના પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રોને સમજવાની પરમ કૃપા આ સ્ત્રીને અમે તો શું આપીએ બસ અમારા તન મન ધન અને અમારા સારા કર્મો જે આપ જેવા જ્ઞાનીપુરુષના ચરણોમાં વસરાવ્યા છે તેને આ સ્ત્રીએ આપણા જગત કલ્યાણના દિવ્ય યજ્ઞમાં જેમ વાપરવા હોય તેમ વાપરાવશોજી અને વાપરશું જ લખ્યું કેટલું છીએ એ તો દાદા ભગવાન અંદર ચાવી જેવી મૂકી દે છે કે એને વપરાયા જ કરે છે તો નિમિત્તથી જે વપરાયા કરતું હોય એ નિમિત્ત બની જાય બેસો બેસો સ્કૂલના સ્કૂલના ભાઈ બહુ સુંદર આ ટેન્થનો વર્ષ છે બધા બેસો હા થોડાક આમ બીજી લાઈન કરો બીજી લાઈન કરો બીજી લાઈન કરો આગળ એની પાછળ જ કરો એટલે દેખાય મને એની પાછળ મને દેખાય એવું થોડાક તમે આગળ આવો થોડાક બસ બસ બધા બેસી જાઓ આગળ આવો ને બધા અહીં સુધી આવો આગળ તો પાછળની લાઈન પાછળની લાઈન એક બસ ખરા હવે ખરા મહાત્માઓ માર્ચમાં ટેન્થના બોર્ડની એક્ઝામિનેશન છે એની આપણી પહેલી બેચ આપણી આ અને બધા બધાઓ તાલીઓ છે જાઓ દીકરીઓ તમે ભારતની આર્ય નારીઓ છો હા કે અને ઝાંસી કી રાણી જેવી બનજો હા કે બધા સમજી ગઈ ને નબળીના નબળીઓ આપણા હોય નહીં અને હું તમને પણ સમજાયું ને હમ અને આ બધી બહેનોનું રક્ષણ કરવાનું છે આ માટે અમારી અંતરની ભાવના છે કે છેક સુધી અમે આ સ્ત્રીની સાથે સાથે જ રહીએ અને સાથે સાથે જ રાખશો જોઈએ એ તો અમારી ફરજ જ છે એવું તમારી વાત છે આપ જેમાં રાજી એમાં અમે સૌ રાજી છીએ આપ જેવા જ જ્ઞાનીની કૃપા અને સાનિધ્ય છેક સુધી રહે એવી પરમ કૃપાને આશીર્વાદ આપશો જોઈએ એટલે આજના જ્ઞાન આરાધન પર્વને એમ ન કહેતા હું અને જ્ઞાન આરાધન પર્વ જ્ઞાની આરાધન પર્વ કહેવાની ચેષ્ટા કરું છું લો જ્ઞાની આરાધન પર્વ આવી ચેષ્ટા થાય તો મારાથી મને માફ કરજો ચાલો આપણે સૌ જ્ઞાનીને ઓળખીએ મને એવું સમજાય છે કે જ્ઞાનીને ઓળખ્યા વગર અને એમના થયા વગર જ્ઞાન કેમ સમજાશે જ્ઞાની ઓળખાયા તો જ્ઞાન સમજાશે જ હેપી જ્ઞાન આરાધન વર્ગ હેપી જ્ઞાની આરાધન વર્ગ પર્વ હેપી જ્ઞાની આરાધન પર્વ એ જ હૃદયની ભાવના સાથે જય સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદજી હવે અનુભવ સૂત્રો માટે કે છે એ લઈશું આપણે હમ જ્ઞાની પુરુષની અંતર દિશા વિશે તમે કાઢ્યા છે થોડા કેમ સારું તો તેત્રીસમું સૂત્ર છે સામેથી છે સિલેક્ટેડ છે સારું અમે ઓળખાણમાં કાચા ના પડીએ અમે તો થ્રુ એન્ડ થ્રુ ઓળખી લઈએ અમે જો ઓળખાણમાં કાચા પડીએ તો અમે અમારા ઓળખાણમાં કાચા પડી જઈએ એ અમને કેમ પોષાય આ આ દેવ સાથે આજે સુડતાલીસ વર્ષથી દાદા ભગવાને આપેલી દ્રષ્ટિથી જ્ઞાનથી જે રીતે રહેવાયું છે એના અનુભવના નિચોડ થવાથી કહીએ છીએ આ કોઈને અમારો ઉદ્દેશ નથી આવતો આ તો અમે અમારા ઉદ્ગાર નીકળ્યા છે બધા અમે ઓળખાણમાં કાચા ના પડીએ અમે તો થ્રુ એન્ડ થ્રુ ઓળખી લઈએ અમે જો ઓળખાણમાં કાચા પડીએ તો અમે અમારા ઓળખાણમાં કાચા પડી જઈએ એ અમને કેમ પોસાય બીજું સૂત્ર છે આડત્રીસ જ્ઞાની પુરુષનું અનુભવ પ્રમાણ તમને આજ્ઞા સ્વરૂપે અપાયેલું છે એટલે આજ્ઞા પ્રમાણ કહેવામાં આવે છે જે આજ્ઞા પ્રમાણથી તમને જ્ઞાની પુરુષની કૃપાથી મન વચન કાયાથી ભિન્ન એવું શુદ્ધાત્મા સ્વરૂપ પામ્યા છો એમાં એ અનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ થઈ જવા માટે આ પરોક્ષ આજ્ઞા જ્ઞાની પુરુષથી અપાય છે આજ્ઞા પ્રમાણ એ અનુભવ પ્રમાણમાં પરિણમિત થતું થતું જાય છે આપણા જાગૃતિના પ્રમાણમાં જાગૃતિ જેવી ને જેટલી કે જેના કારણે આપણી સમજણ અને સમજ વિકસતી જતી જાય છે જેટલું સમજમાં આવતું જતું જાય એટલી આપણી સમજણ સ્થિર થતી જાય અને સમજણ જેટલી સ્થિર થઈ એનાથી જાગૃતિ આપણી વિશેષ રહે છે આ તો આખો એનો અનુભવનો સીડી બતાવી છે આપણે અક્રમ પામ્યા પછી અને વિશેષ જાગૃતિથી આપણી સમજ વિશેષ થતી જતી જાય છે અને એ વિશેષ થતી સમજ આપણી સમજણમાં પાછી પરિણમતી જાય છે અને પરિણામ પામેલી સમજણ કહે છે અને એ જ અનુભવ બીજું કશું નથી સમજણ પરિણામ પામેલી હોય તે અનુભવ પ્રમાણ હોય ત્યારે એ અનુભવ પ્રમાણથી તમારા દેહથી નિમિત ભાવે એ સમજણ આપવામાં તમે સમજથી સમજણ આપવામાં નિમિત્ત બની શકો છો કોઈને જેને જેટલો હું છે જે અનુભવ થયો હોય તે અનુભવનું પ્રમાણ ઉત્તમ શાહ બરોબર છે કે ફરીથી વાંચું હે લાંબુ છે આ ફરી હે ધીમે ધીમે વાંચું ઘણી વાર્તાઓ છે આવો જઈ મહેસાનંદજી જય સચિદાનંદ જ્ઞાની પુરુષનું અનુભવ પ્રમાણ તમને આજ્ઞા સ્વરૂપે અપાયેલું છે દાદા ભગવાનનું જે અનુભવ પ્રમાણ હતું અમારું અમારું જે અનુભવ પ્રમાણ છે અમારા નિમિત્તે જ્યાં જ્યાં અપાયું તે આજ્ઞા પ્રમાણથી અપાયેલું છે અનુભવ પ્રમાણ કારણ કે કૃપાનો વાત છે ને તો આ પાંચમા આરામાં હવે અહીંયા આગળ પાંચમા આરામાં ક્રિયાનો માર્ગ કામ કર્યો નથી કળિયુગમાં એ આ કૃપા રહી એટલે બહુ કૃપા બહુ સુંદર કામ કરી ગઈ આ ઉપરના એટલે આજ્ઞા પ્રમાણ કહેવામાં આવે છે એને જે આજ્ઞા પ્રમાણથી તમને જ્ઞાની પુરુષની કૃપાથી મન વચન ભિન્ન એવું શુદ્ધાત્મા સ્વરૂપ તમે પામ્યા છો એમાં એ અનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ થઈ જવા માટે આ પરોક્ષ આજ્ઞા જ્ઞાની પુરુષની અપાય છે પ્રત્યક્ષ થઈ જવા માટે પરોક્ષ આજ્ઞા જ્ઞાની પુરુષને અપાય છે એટલે કે આજ્ઞા ધર્મ એ વ્યવહાર શુદ્ધિ બધી બાકી છે એને કારણે એને પરોક્ષ કયો અને એ વ્યવહાર શુદ્ધિ જેમ જેમ થતી જાય જેને કારણે આપણી દર્શન શુદ્ધિ પણ થતી જાય અર્થાત દર્શન આવરણ અને એને સંલગ્નમાં જ્ઞાન આવરણ એ બંને આવરણોથી મુક્ત થતા થતા આપણે અનુભવ પ્રમાણમાં પ્રસ્થાપિત થઈએ હા પ્રત્યક્ષ એટલે હું શુદ્ધાત્મા છું અને આજ્ઞા આપણે પરોક્ષ આપેલી છે અને આપે આપેલી હોય આજ્ઞા તો પરોક્ષ હોય ને અમે પ્રત્યક્ષતા પામી તો સજીવન મૂર્તિને ઓળખ્યા હોય તો જ થાય ને દાદા એ તો વાત સાચી છે એટલે કે આપણી તમને જેમને જેને આજ્ઞા મળી છે એમને પોતાને પોતાના સદેહ કરીને મન વચન કાયા કરીને પ્રત્યક્ષતા થઈ જવા માટે એટલે અનુભવ પ્રમાણ થઈ જવા માટે એમ એનો મતલબ છે એના માટે આ સત્સંગ અને પરમ સત્સંગ એ બધા સંજોગો છે અને જેમાં જોઈ જોઈ જોઈને થયા છે આપણાથી અને એના વાતાવરણથી જ આપણને બીજું ધીમે ધીમે અંદરથી એના સંજોગો ભેગા થતા જાય સમજાયું એવું છે આમાં એટલે દરેકને પોતાના મન વાણી કાયાના સંદર્ભમાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રત્યક્ષ મન વચન કાયા આગળ થવું જ ઘટે સમજાયું ત્યારે મન વચન કાયા લઘુથી લઘુતર અને લઘુત્તમમાં એ પ્રવેશ પરિણમતી જાય એમ ના પરિણમે લઘુ લઘુત્તર અને લઘુત્તમમાં પરિણમતી જાય એટલે એનામાં એ શિષ્ય શિષ્ય ભાવ છે એ શિષ્ય લઘુ ભાવે લઘુત્તર ભાવે અને લઘુત્તમ ભાવે હોય એટલે પરમ વિનય ત્યાં બહુ સુંદર રીતે ખીલેલો હોય અને પછી પરમાનંદ ચકાય છે પરમાનંદ પ્રત્યક્ષતા એ આવી વાત છે આપણે બધાને એનો સ્પર્શ તો થયેલો જ છે એમાં ના નહીં દરેકને થયેલો હોય છે એનો આનંદ આવે છે બધાને બધાને સ્પર્શ છે પછી તરુબેનને જુઓ ને કઈ ગઈ તરુબેન આજ્ઞા પ્રમાણે અનુભવ પ્રમાણમાં પરિણમિત થતું જતું જાય છે આપણા જાગૃતિના પ્રમાણમાં જાગૃતિ જેવી ને જેટલી છે કે જેના કારણે આપણી સમજણ અને સમજ વિકસતી જતી જાય છે આપણી સમજણને સમજ વિકસતી જાય છે શું કે આપણે હું શુદ્ધાત્મા છું અને મન વાણીને કાયા સ્વરૂપ આ પૂતગલ જે નિકટમાં નિકટતમ પૂતગલ જે છે તે પૂતગલને મનના બધી અવસ્થાઓના પર્યાયોથી અંતસ્કરણના બધી અવસ્થાઓના પર્યાયોથી એમાં ખાસ કરીને બુદ્ધિના ખાસ કરીને બુદ્ધિના ચિત્તની એટલી બધી કાળજી કરવાની જરૂર નથી બુદ્ધિ ઓટોમેટિક ચિત્તની શુદ્ધિ થતી જશે તમારી અને બુદ્ધિ બહુ જ કરશે પણ બુદ્ધિ આપણી ખોટી નથી એ તો શરીરને લાગેલી છે પરંતુ એને સમજવું પડશે કે આ બુદ્ધિ છે અને હું શુદ્ધાત્મા છું આજે આ બુદ્ધિનું જે નક્કીપણું આગળ થઈ ગયેલું એ અત્યારે એનામાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એને આપણને ડિસ્ચાર્જ થતાં થતાં આપણને નક્કીપણામાં વ્યવહારમાં કરાવડાવે છે નક્કી પણ થઈ ગયેલું ત્યારે હું હું જે બુદ્ધિ સ્વરૂપે નક્કી થઈ ગયું હતું આશય સ્વરૂપે તે આજે આખો આશય ડિસ્ચાર્જ થઈ રહેલો છે બીજું કશું જ નથી થતું આજે એટલે બુદ્ધિનો આશય કયો એને શું કહ્યું આખા જિંદગીમાં બધો હોય છે બધો બુદ્ધિનો આશય એ આશય આખો નીકળતો જતો જાય આપણો દરેકને પોતપોતાના પૂતગલના વિશિષ્ટ પ્રકારના જે મારાપણાના ભાગ બાકી રહ્યા છે ડિસ્ચાર્જ જેને દાદા ભગવાને પોતાપણું કહ્યું શ્રીમદજીએ આપોપું કહ્યું આ વાત ખાસ બહુ સમજવી પડશે જેટલું સમજમાં આવતું જતું જાય છે એટલી આપણી સમજણ સ્થિર થતી જાય છે અને સમજણ જેટલી સ્થિર થઈ એનાથી જાગૃતિ આપણી વિશેષ રહે છે અને વિશેષ જાગૃતિથી આપણી સમજ વિશેષ થતી જતી જાય છે સમજાયું આજ્ઞાધમ પ્રત્યક્ષ થવાનો સમાજ છે અને એ વિશેષ થતી સમજ આપણી સમજણમાં પાછી પરિણમતી જાય છે અને આને પરિણામ પામેલી સમજણ કહે છે અને એ જ અનુભવ છે બીજું કશું જ નથી આગળ લઈએ અંતર વાજાથી મુક્ત થશે ત્યારે અંતર વાચાથી મુક્ત થશે ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ સારી રીતે પમાશે અંતર વાચાથી મુક્ત થશે ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ સારી રીતે પામશે એટલે પમાય પરંતુ અંતરવાચાથી મુક્ત થવું એટલું સહેલું નથી બાહ્ય વાચાથી મુક્ત થતા થતા અંતરવાચા અંદર અંતરવાચામાં સંયમિત પરિણામ થઈ શકે સંયમિત એટલે શું કે આ બોલાતી વાણી તે એમાં મારાપણું હતું તે હવે મારાપણું નથી એ કેવળ બોલાતી વાણી છે એવું રહ્યા કરશે અને એમાં સ્થિરતા આવશે તેમાં પછી સિદ્ધાંત જેટલો પચતો જતો જશે એ સિદ્ધાંત પચેલા સિદ્ધાંતમાં તમારી દશા આ મન વચન કાયાના પૂતગલ સાથેની ચેતન સ્વરૂપની ચેતન અવસ્થાવાળી હશે તેટલી પછી વાણી અનુભવ પ્રમાણથી નીકળશે ત્યારે અનુભવના અંશે કરીને એ ચેતનને સ્પર્શેલી નીકળેલી હશે દાદા ભગવાન કહે છે ને અમારી વાણી અંદર ચેતનને સ્પર્શીને નીકળે છે અને મહાત્માઓ માત્રને આમ દેશના કહેવાય નહીં પરંતુ જ્યાં સુધી જેટલું અનુભવ પ્રમાણે અનુભવ પ્રમાણથી નીકળે એટલે ચેતન સ્પર્શેલી જરૂર કહેવાય એટલે દેશનાની શરૂઆત એની જ્યાં શરૂઆત હોય નહીં ત્યાં સુધી એનું પરિણામ ના આવે પરંતુ એ દેશના ક્યારે જ્યાં મન વચન કાયા સાથે અંતરવાચા બાહ્ય વાચાથી મુક્ત એવું આપણું સ્પષ્ટ નોખાપણું ત્યાર પછી મનના પર્યાય ઉપર જવાય છે મનના પર્યાય ઉપર સીધું ના જવાય આપણે આમ કંઈક મન જઈને હું ગાતા લાગ ગઈએ છતાં મને વસ્તુ થઈ શકે નહીં આ વાણી વચમાં શબ્દ જે છે જેને આપણે વાર કર્યું છે જેની સાથે જેની સાથે શાદી કરી છે <laughs> સમજ્યા ને છૂટ્યા તો છીએ હે નવનીતભાઈને ભૂલવાનો આપજો દિનકરભાઈ શું કહેવા માંગે છે કોને શું કોઈ સમજીને કહો મને દાદાજી અહીંયા અંતરભાષા અંગે અંતરભાષાનો અર્થ નહીં બોલાય નહીં નહીં બોલી શકાતી ભાષા એટલે એમાં થોડો પરિસર ઊભો થાય નહીં બોલાય એટલા માટે નહીં બોલાય કે કાં તો કોઈ સ્વીકારતું નહીં હોય અથવા સ્વીકારી શકે નહીં આ તો જારી ભાષામાં કહું છું એટલે એક પ્રકારનો પરિસર થાય સાથે થોડું આર્ત આર્તધ્યાન જેવું થઈ જાય તો એનો શું ઇલાજ દાદાજી એનો ઇલાજ એક જ કે આપણે એ અંતરભાષા સાથે આપણે હું શુદ્ધાત્મા છું એમાં એ શુદ્ધાત્માએ કરીને પ્રજ્ઞાશક્તિએ કરીને આપણે પ્રજ્ઞાશક્તિની પ્રકાશથી રિયલ ભાષા આપણી હોવી ઘટે રિયલ ભાષા એ શુદ્ધાત્માને તો શબ્દ છે નહીં પરંતુ જ્યાં સુધી પ્રજ્ઞા છે ત્યાં સુધી રિયલ ભાષા ખરી આપણી એટલે રિયલ ભાષાથી અંતરવાચા જોડે જેને રિલેટિવ ભાષા કે એની જોડે આપણે વ્યવહાર રાખવો પડે ગમે ના ગમે તો બનવાનું જ છે પરિચય થશે બધું જ થશે ત્યાં વગર રહે જ નહીં અને ત્યાં પણ આ શૂટ સાઈડ તો માગે છે તો બહુ અંદર જાય છે પાછું દિનકરભાઈ ગભરાઈ છે ભાઈ કેમ બોલે પ્રેક્ટિસ વધારે જોઈએ ને ડીલિંગ આ પ્રેક્ટિસ કોલ જે કહો તમે એટલે રિયલ એ કરીને રિલેટિવ ભાષા જોડે આપણું પ્રેક્ટિસ તમે કહો તો પ્રેક્ટિસ એનું ડીલિંગ કરવું પડે એટલે કે વ્યવહાર તો પછી દાદા એ ભૌગોલિક એલિમેન્ટ છે એમ કરીને એને નિગ્લેક્ટ કરી દઈએ તો નિગ્લેક્ટ કરવો તો પાછું એમાં થોડુંક રિએક્શન આવે શું નિગ્લેક્ટ કે તમે કહો પણ એમાં ઉદાસીનતા એક આવે નહીં ને પરિસર છે ત્યાં સુધી કેવી રીતે આવશે પરિસર જ્યાં સુધી અંદર પૂતગલ કામ કરતું હોય અંદર ત્યાં સુધી ઉદાસીનતા ના આવે નિગ્લેક્ટ ના કહેવાય ઉદાસીન થઈ શકે છે અને વ્યવહારમાં ક્રમ માર્ગમાં એને ઉપેક્ષા કહે છે પરંતુ ઉપેક્ષા પણ બહુ જ વિરલ પુરુષ જ રાખી શકે કોઈ રાખી શકે નહીં ઉપેક્ષા રાખવું સહેલું નથી એટલે એમાં તિરસ્કારમાં આગળ રહે જ નહીં રહે જ નહીં ગમે તેવા આપણા હોય શાસ્ત્ર જ્ઞાની કોઈ પણ એ બહુ સમજવા જેવી વાત છે એટલે ઉપેક્ષાને સંયમ કયો ઉપેક્ષા સંયમ ઉપેક્ષા એટલે વાળો ભાવ દિનકરભાઈ ઉપેક્ષામાં તિતિક્ષકતા આવે છે દાદાજી ઉપેક્ષા એટલે તિતિક્ષા તિતિક્ષા એટલે શું ના ખબર પડી તિતિક્ષા એટલે તટસ્થતા અચ્છા આપણે આપણી જોડે આ કંઈક છે તે એની જોડે જોડે પણ એ હોવા પણ એની જોડે અચ્છા એટલે હું શુદ્ધાત્મા છું એ આપણે હું આપણે પણ હોવા પડવું નહીં આપણી જોડે છે તે એની કોઈ હોવા પડવું એમ તટસ્થતા રહે સમજાય છે તટસ્થ પરિણામ કે છે એને પરંતુ આ બધો ક્રમમાર્ગ છે ક્રમમાર્ગ છે જ્યારે આપણે તો આ પ્રજ્ઞા શક્તિએ કરીને એવું કામ કરે છે સુંદર એટલે આ ડીલિંગ જેવું કાચું પાચું વિદ્યાર્થીઓ બારાખડી કે એકડ બધા શીખતા હોય ત્યારે એમને શરૂઆતમાં જ ના આવડે ત્યારે કેવું વળી ઘૂંટી ઘૂંટીને કેવું કરે છે એવી રીતે કરતા જ એમાં એમાં વાંધો નથી એવું શરૂઆત થાય તેવું એમ કરતા કરતા ધીમે ધીમે એ સૂક્ષ્મતામાં જવાય એકદમ તો નહીં જવાય તો દાદાજી આને અંગે છેલ્લું સમાધાન આવું થાય ખરું બોલો કે જેમ મન વચન કાયાથી જુદો છું તેમ આ બધી વાણી એ તો આવે જ છે વાણી તો પણ અંતરભાષાથી પણ તદ્દન જુદો છું તો તો તે વખતે જો આનો આશરો લો તો બહુ સુંદર મન વચન કાયા અને અત્યારે ઉદ્ભવેલી અંતરવાચા જે પરિસર સ્વરૂપ લાગે છે તેનાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું એ રીતે લો તો ચાલે ઓકે કારણ કે આ તો એક બહુ સુંદર વ્યવહાર શુદ્ધિનો દર્શન શુદ્ધિનો બહુ જ આપણે ઉપેય તો પ્રાપ્ત થયું છે પણ ઉપેય સ્વરૂપ ઉપાય થયો શું કહ્યું એ બહુ મોટી વાત છે એ કેવળ ઉપાય નથી કેવળ ઉપાય કહીએ પાછળ કરતાવામાં જતા રહીએ સમજાય દિનકરભાઈ હું શુદ્ધાત્મા છું ઉપેય ઉપેય એટલે બધા ઉપાયોથી તો આપણે મુક્ત થઈ ગયા પરંતુ આ મન વાણી નકાર રૂપી શરીર છે ત્યાં સુધી પ્રયત્ન જેટલી કક્ષાએ કરીને થઈ શકે મનથી વાણીથી કાયાથી ત્યાં સુધી પ્રયત્ન દશા રહેવાની જ છે સમજાયું એટલે તો આ બધું સંભાળ નિકાલનો માર્ગ આવ્યો આખો આપ સમજાય છે પ્રયત્ન આમાં પ્રયત્ન એટલે એ ક્રિયા વગર પ્રયત્ન હોય જ નહીં કોઈ દિવસે એટલે આખા વિશ્વમાં જો જ્ઞાનની એટલી વાત કરવા જશો તો કોઈને નહીં પકડાય કારણ કે વિશ્વ અગર તો જેને જ્ઞાન નથી એ તો કરવામાં જ છે અને એક્શનમાં જ છે ક્રિયામાં જ છે એટલે આ રીતે એટલે ક્રિયા તો બધા જન્મસિદ્ધ અધિકાર એમ હવે કૃષ્ણ ભગવાને કર્મણ્ય વાધિકારસ્થ ક્રિયામાં એ બહુ મર્મ સ્વરૂપે કહેલું છે કેવી રીતે એ સ્થુલ ભાષાનું નથી પરંતુ શ્લોક સામાન્યપણે સ્થૂળ ભાષાથી અર્થમાં અર્થાંતર થાય છે એનું મર્મ ભાષા શું છે કે દાદાએ કહ્યું તેમ પરીક્ષામાં બેસી ગયા છો પરીક્ષા અપાઈ રહી છે જેવી પરીક્ષા અપાશે તેવું પરિણામ એટલે પરીક્ષામાં જાગ્રત રહો તો પરીક્ષામાં આમ કરશો તો જીવન જેટલું છે એટલું જ છે પરીક્ષા આપવાની ત્રણ કલાક છે તો ત્રણ જ કલાક છે પછી એમાં કંઈ કશું ચાલે નહીં દસ મિનિટ થાય એટલે બેલ વાગે ચલો તૈયારી રાખો બધા એટલે સાહેબ બાકી રાખ્યું સાહેબ સપલી આપો મને લખી નાખે શું કર્યું હશે છે સમજી ગઈ પરીક્ષાનું એવું વાત છે બીજું કશું જ છે નહીં એટલે અંતર અત્યારે તો બહુ મુખ્ય વસ્તુ છે અંતરવાતમાં દશા થઈ આપણી એટલા માટે અંતરવાચા સાથે ડીલ કરી શકીએ જો આપણી દશા હોય નહીં તો તો કશું થઈ શકે જ નહીં અંતરવાચા સમજાય નહીં તો તો શાસ્ત્રો વાંચી વાંચીને તમે કરવા જાઓ અને શાસ્ત્રોને ભૂખો તારે થાય તો યોગ વશિષ્ઠ રામાયણ વાંચજો શું કહીએ તાર બીજું પણ હવે નહીં કશું કશું અમારી શબ્દોમાં જ રહેશે દાદાજી હરીશ અહીંયા કોણ છે બોલો બોલો હરીશ વાત કરું દાદાજી હમણાં જે વાત કરી કે મન વચન કાયાની વાત કરી પછી અંતરવાચનની દિનકરભાઈ કીધી કે તેનાથી પણ ભિન્ન હું શુદ્ધાત્મા છું તો જ્યારે એવો સંયોગ આવે છે ત્યારે એનું એનું અવલંબન લઈને સંયોગથી છૂટા થઈએ છીએ પણ દાદી એના પડઘા જે ક્ષમતા નથી અંતરવાચાના તો ત્યારે આખી વાત કરી કે રિયલ ભાષાથી ડીલિંગ કરવાનું અળગા સમનમાં જે રાહત મળે છે ત્યાં અળગા સમજ પણ રાહત થોડી મળે છે એમાં તો જે બીજી વખત એવો પરિચય આવે ને ત્યારે તમને શક્તિ ઉભી થાય છે એમ કહેવાનો મતલબ સમજાય છે બરાબર કારણ કે પરિસર છે ને પરિસરની સામે એવું બોલવું સહેલું નથી કઈ બધું એવું થશે ને એ પરિણામ એકદમ બોલાય તો ઉત્તમ તત્ક્ષણ જાગૃત એને જેવું છૂટાપણું થાય તો ઉત્તમ છે એના જેવું કંઈ નથી એના જેવું કંઈ નથી પરંતુ જ્યાં જ્યાં વિશેષતા છે આપણી અંદર એ બધી વિશેષતાને જોયા જાણ્યા વગર નહીં નીકળી શકે તમારી આ બહુ સમજવા જેવું છે ભલે સમજો એ સમજાયું ને એટલે આટલું આ તમારે આટલું સૂત્ર પૂરું કરી લઉં પછી પદલો સંયમ પર આપણે તમારી સ્કૂલમાં જવાનું નહીં તમને બધાને મારા ખૂબ આશીર્વાદ છે જવાનું છે ને તમારે શું કહ્યું સારું એક પદ બોલીને પછી જાય અંતરવાચાથી મુક્ત થશે ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ સારી રીતે પામશે પરંતુ અંતરવાચાથી મુક્ત થવું એટલું સહેલું નથી બાહ્ય વાચાથી મુક્ત થતા થતા અંદર અંતરવાચામાં સંયમિત પરિણામ થઈ શકે સંયમિત એટલે શું કે આ બોલાતી વાણી તેમાં મારાપણું હતું તે હવે મારાપણું નથી એ કેવળ બોલાતી વાણી છે એવું રહ્યા કરશે અને એમાં સ્થિરતા આવશે એટલે આવી રીતે ડીલિંગ રાખવું પડે છે તેમાં પછી સિદ્ધાંત જેટલો પચતો જતો થશે તે સિદ્ધાંત કારણ કે તે વખત બહાર તો કોઈ છે નહીં ને એટલે આપણે આપણી જોડે રહી શકીએ ને આપણે સરસ રીતે પચેલા સિદ્ધાંતમાં તમારી દશા આ મન વચન કાયાના પૂતગલ સાથેની ચેતન સ્વરૂપની ચેતન અવસ્થાવાળી હશે દિનકાભાઈ સમજાયું આ તમે કહ્યું ને ભાઈ હરીશભાઈ તે વખતની અવસ્થા ચેતન અવસ્થાવાળી રહે ને એટલી એટલી તમને એ કહે કેટલી પછી વાણી અનુભવ પ્રમાણથી નીકળે તો અનુભવ પ્રમાણ એકદમ તો નીકળે નહીં બધું શુદ્ધિ થયા વગર હવે ઉપજે હવે સંયમ બસ બોલાવો કોણ હા બોલો આ દરેક સંયોગ સંબંધ અને સગાઈ સંબંધનો શું ભેડો છે સગાઈ સંબંધ એટલે શાદી સંયોગ સંબંધ એટલે જારીએથી જય શ્રી કૃષ્ણ સુપર ક્લોસ નહીં સમજ્યા હા સંયોગ સંબંધ આ સગાઈ સંબંધથી જે બંધાયેલા છે કારણ કે સંયોગ છે ને હજુ હા કારણ કે જે વૈજ્ઞાનિક છે ને સંયોગ એ ગપસપ વાળો તો છે જ નહીં ને એની અંદર પૂરું વિજ્ઞાન સમયેલું છે આખું જી એટલે એનો સંયોગ કર્યો તો સંયોગ સંબંધ ક્યારે કહેવાય એ સાયન્ટિફિક હોય અને એનું વિજ્ઞાન આખું જણાતું જાય અને વિજ્ઞાન જણાતા જણાતા આપણું જ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન ઘન સ્વરૂપને نہیںبد اصرج رہے سبند تو رہے سب تو شمتا جی سی ક્રિયાઓ શું કહી કે સંયોગ સ્વભાવવાળી છે સંયોગી સ્વભાવવાળી આપણે બોલ પેલા ચોથા દીક્ષા બોલાવતા દીક્ષા મંત્ર કે ગો મે સાસો અપ્પા બોલો એગો મે સાસો અપ્પા એક હું શાશ્વત શુદ્ધ આત્મા છું શાશ્વત શુદ્ધ આત્મા દર્શન સજ્જુઓ દર્શન સજ્જુઓ જ્ઞાન દર્શન આદિ એ મારા ગુણો છે લખણો છે શેષામે એટલે કે બાકીના બીજા બધા બાહિરા ભાવા એટલે ફાઇલ સ્વરૂપ છે તમ્મા ના સવે સંજોગ લક્ષણા સવે સંજોગ લક્ષણ એમનું લખણ શું છે તો કે સંયોગી સ્વભાવ વાળું સંયોગી સ્વભાવ કે જેનો વિયોગ નિશ્ચિત છે એનો વિયોગ એવા સંયોગી સર્વે સંયોગ તમામ સંયોગ સંબંધમ સંયોગ સંબંધમ એવા એ સંયોગોના બધા સંબંધોને બધા સંબંધોને સંબંધોથી સંબંધોથી સત્તા દુઃખ પરંપરા સત્તા દુઃખ પરંપરા હું પરંપરાથી અનાદિથી દુઃખ પામતો આવ્યો છું તમા સંજોગ સંબંધમ અને બધો સંજોગોનો સંબંધ શાદી સંબંધ તમને વસરાઈ દઉં છું મારું હું ને મારા પણ હું એ વસરાવું છું એ વખતે એવું આ જુદું છે ને સમજાય ને જી દાદા ભગવાને તો બહુ કરુણા કરી છે આ સમર્પણ વિધિમાં જો સમર્પણ વિધિ સમજે ને તો જ્ઞાન આવી જાય છે સમર્પણ વિધિ સમજે પચાસ ટકા તેમ અમુક થઈ જાય એને પચાવે તો એ બહુ થઈ ગઈ સુધી પચાયેલી દાદાજી પછી દાદા ભગવાને આ દુઃખને કલ્પના જ કહી છે આ કાલના દુઃખને તો દાદાની દ્રષ્ટિમાં આપની દ્રષ્ટિમાં દુઃખ ખરેખર દુઃખ કોને કહેવાય આમ તમારે બધું વર્ણન છે જોઈ લેજો ને જરા સમજી લેજો બધું વર્ણન છે ત્યાં આગળ હમણાં જરાક આપણે સાંભળીએ પછી લઈશું ખરેખરનું દુઃખ કાંતિભાઈ કોને કહેવાય કે તમારે ત્રણ દિવસનો ઉપવાસ હોય ખ્યાલ આવ્યો ને કરી શકો ને તમે બોલો ને કર્યા નથી ઉપવાસ કર્યા પણ હોય સંતો આવી પડ્યો આવી પડ્યો શું કરો પછી ત્રણ દાડા પછી તમને શું લાગે ભૂખ લાગે એને દુઃખ કહેવાય પાણી મળે જ નહીં તમે પાણી વગરની શિક્ષા કરી દીધો પાણી આપવાનું નથી અમને શું કરશો શું થાય પછી સરસ બુજાય કે લાગે વધારે લાગે દુઃખ કહેવાય એને ના સમજ્યા સમજી ગયો એ બધું દુઃખ કહેવાય દુઃખ તો વસ્તુ જુદી છે આખી શું એ કુદરતી પોલામાં જાય છે મન વચન કાયાના સંલગ્ન અને આજે બહારનું આપણે અપનાવી લીધું ને એનાથી જે આવી પડે દુઃખો બહુ દુઃખો ગયા કરે બધા એવું શું જો આહાર અને આહારના નિયમો એ બધું સમજાવ્યું ના હોય અને એને દુઃખ આવે તો મને આમ થયું તેમ થયું આ બધું દુઃખ આવે એટલે દાદાએ કહ્યું આ તો અમથી છીક આવે તો એને દુઃખ કેવું છે બધા આમથી પાંચ સાત છીકાઈ જાય તો દુઃખ બધું <laughs> ચોલા બોલાવો ચાલો જય સચિદાનંદ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ પરિયા હર્ષને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવસ્થે આજ થયું તે જ જ્ઞાન 出家。 સંજોગોના દબાણ વચ્ચે સંજોગોના દબાણ વચ્ચે હળહળ તું આવે કંઈથી અપમા દબાણ વચ્ચે સંજોગોના દબાણ વચ્ચે હર હર આવે કઈથી અપમા થશે સામુની મિતજો નિર્દો વાસે આપણું જીવ ઉર્ધ્વ પરિણામ જાગૃત રાખે કડવા સંયોગો જાગૃત टीका व्यवस्थित जा सत्ता व्यवस्थित जा સને શોકની વિભાવા શોકની વિભાવસ્તે હાજર થયું તે જ જ્ઞાન khi આસન કરું જાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ સોતાની વિભા કે શું કે છે બે હજાર અગિયાર એટલામાં બે હજાર અગિયાર દર્શન એ તો બરાબર છે જવું છે ને પૂછી દઉં દર્શન ક્યાં લખ્યું છે આપણે આગળ લઈએ નિશ્ચય સુનતાલીસમું છે આ નિશ્ચય એટલે ચેતનની પ્રત્યક્ષતા ચેતનની પ્રત્યક્ષતા વગર તમે વ્યવહાર કોઈ જગાએ ક્યાંથી ખોરી શકો મૂળ વસ્તુ હોય નહીં અને એની છાયા હોય નહીં કેવી રીતે હોઈ શકે છાયા એ મૂળ વસ્તુ છે આપણે કોની વેલ્યુ કરીશું મૂળ વસ્તુને કે છાયાની બંને છે પણ છાયાને તમે નકારી નહીં શકો છાયામાંથી તમે મૂળ વસ્તુ પર જઈ શકશો છાયા તો અદભુત છે છાયા શું છે તિદગલની છાયા એ બીજું કશું જ નથી પણ એ પોતે જ્યાં નથી ત્યાં માનેલો એનો ભાગ છે અર્થાત એ પૌદગલિક છે એ ભાગમાંથી નીકળે અને પોતે છે તે રૂપ થાય એટલે છાયા બધી ઓગરવા લાગે અને પછી છાયા રહીત થઈ જાય તીર્થંકર ભગવંતોને છાયા નથી એ આવી રીતે હોય છે આ જ પરિણામ જ્ઞાની પુરુષમાં કારણ સ્વરૂપે છે માટેની કિંમત છે માટે એની કિંમત છે જ્યાં સુધી કાર્ય સ્વરૂપમાં ના હોય ત્યાં સુધી એ સમજવા જેવું છે દેવોને છાયા હોતી નથી આપણે કહેવામાં આવે છે છાયા હોતી નથી એટલે મનુષ્યની ભાષામાં એ વાત છે મનુષ્યના સંદર્ભમાં આપણે સમજીએ છીએ જેવી આપણી માનવ દેહની છાયા છે સંદર્ભમાં સમજીએ છીએ પરંતુ એમનો જે વૈક્રિય દેહ છે આખો એ વૈજ્ઞાનિક દેહના પ્રમાણમાં પૌદ્ગલિક છાયા હરેક જગ્યાએ હોવાની અને માનવ દેહવાળાને દેખાય નહીં સમજાઈ શકાય નહીં એટલે પછી ક્યાંથી એવું કહેવામાં આવે છે એમને સમજાયું અને આ જ પ્રકારે તીર્થંકર ભગવંતોને હોય છે એટલે કે આ મન વાણી કાયા સ્વરૂપ દેહ આટલી દશાએ પહોંચી શકે છે કેવલી સ્વરૂપમાં એ કેવલી સ્વરૂપ સરખું જ હોય છે એવું એટલે આમાં એ ભાગમાંથી નીકળે પોતે છે એટલે ભૂતગલની છાયા બીજું કશું જ નથી પણ એ પોતે જ્યાં નથી ત્યાં માની લેવાનો ભાગ છે એ ભાગમાંથી નીકળે અને પોતે છે તે રૂપ થાય એટલે છાયા બધી ઓગરવા લાગે અને પછી છાયા રહિત થઈ જાય તીર્થંકર ભગવંતોને છાયા નથી તે આવી રીતે જ હોય છે આ જ પરિણામ જ્ઞાની પુરુષમાં કારણ સ્વરૂપે છે માટે એમની કિંમત છે તો રિયલ રિલેટિવનો જ છે વાત આખી આગળ જઈએ આગળ જઈએ કે હે આગળ જઈએ કાંતિભાઈ દાદાજી બોલ મિનર બોલ બોલ દાદાજી જ્ઞાની પુરુષમાં એ જ કારણ સ્વરૂપે છે આપણે બધામાં છે એટલે દાદાજી થોડો ગોળ પાડો ને એ વાતનો કારણ સ્વરૂપ એટલે શું કે જેમ જેમ આપણે આ માનેલા ભાગમાંથી એટલે કે આગળ જે નિકાચિત થઈ ગયો એવો માનેલો ભાગ શું કહ્યું નિકાચિત થઈ ગયેલો તેવો માનેલો ભાગ ચિકાસ પડવું એને ટેવોનો સ્વભાવ કયો શું કહ્યું એને ટેવોનો સ્વભાવ કયો એટલે સ્વભાવગત એટલે કે વિભાવે કરીને સ્વભાવગત થઈ ગયેલો સ્વભાવગત એટલે વિભાવે કરીને સ્વભાવગત થઈ ગયેલો મન વાણી કાયામાં મન વાણી કાયામાં એટલે મન વાણી કાયા એટલે મનવાણી કાયા એવી એવી વિભાવિકપણે વિભાવિકપણે તેઓના સ્વભાવ પ્રમાણે તેઓના સ્વભાવ પ્રમાણે પણે નિકાચિતપણે નિકાચિતપણે અંતરથી અંતરથી આપણને આપણને બધી અસરો એની રહ્યા કરે છે બધી એની અસરો રહ્યા કરે છે રે કે ના રે રે દાદાજી એમાંથી નીકળવાનું છે દાદાજી એ અસરો જે અંદર રે તે આપણે અસરો વાળો છાયા વાળો ભાગ કહેવાય હા અસરો વાળો છાયા વાળો ભાગ કહેવાય બીજું કશું જ છે નહીં આ તો કેવું છે ફૂંક મારીએ આમ ફૂંક મારીએ દુગ્ગલબાજી છે હા કર્મ તો જ્ઞાની પુરુષે જે એમને જ્ઞાનમાં જોયેલું છે બસ અનુભવ પ્રમાણથી પરંતુ આપણે કર્મ અને એમાં જે બધું સમજી બેઠા છીએ એટલે આપણને આ જરા ભારે લાગે છે કે આ છે સમજાયું ને એટલે આપણે ભેદ વિજ્ઞાન અને વેદ વિજ્ઞાનના આપણા જે સુંદર વાક્યો છે બધા એને આપણે અમુક અમુક પરિસ્થિતિમાં આમ કામમાં લેતા જઈએ તો એટલી આપણી સરળતા થતી જતી જાય બધા અસરોના એકદમ તો નહીં થાય અને નબળા પડીએ તાર કરી લઈએ આપણે એટલે પછી શું થશે કે તમારી અસર આવશે તાર અસરના પરિપ્રેક્ષ્યમાં તમને રહ્યા કરશે દાદાજી બંને પેરેલલ પ્રોસેસ અંદર ચાલુ જ રહે એ તો બહુ સારું એક બાજુ પેલી ફાઇલો અથવા તો ગાંઠો ફૂટતી જાય અથવા દેખાતી જાય તો પેરેલલી હું શુદ્ધાત્મા છું ને આ તો મિનલના ભાગમાં છે મિનલના ભાગમાં બહુ સારું કહેવાય પછી દાદાજી મિનલના ભાગમાં જ્યાં જતા રહીએ તો મિનલ તો ઇમ્પેશન્ટ થઈ જાય કે કેમ નથી સાથે સાથે એવું થાય તો સાથે સાથે અંદર એમ થાય કે આ તો હું શુદ્ધાત્મા છું હવે મિનલનો દેહ છે ત્યાં સુધી આ લઈને બીજું આ લઈને ત્રીજું એ ચાલવાનું જ છે એનો પ્રતિક્રમણો જરાક ખપે છે આપણને પ્રતિક્રમણો પ્રતિક્રમણો બહુ ખપે છે પ્રતિક્રમણો અને અપ્રત્યાખ્યાનાવરણ આપણો ભાગ કયો આ નિકાચિત ભાગને અપ્રત્યા ખ્યાનાવરણ ખ્યાનાવરણ એટલે કે આવરણ રભારો એવો જેનું પ્રત્યાખ્યાન થયું નથી આપણને ખબર નથી કે આ પ્રત્યાખ્યાન માગી રહ્યા છે એવો સુસુક પડી રહ્યો છે આપણે ખૂણે ખાતરે બધું ઘણું છે દાદાજી એમાં એ તમે કહો છો ને એમાં પણ જયારે અંદર પોતે પોતાનું જૂનું જોઈને એનાલિસિસ થતો હોય કે આ મિનલ તારી ક્યાં ભૂલ હતી તો તો વધારે સારું દાદાજી જે પર્ટિક્યુલર ચિકાસવાળા ભાગમાં તો કે મિનલ તારું તો આમાં ભૂલ હતી જ નહીં કે તું તો એક્સ ફાઇલને ધક્કો ના વાગે એ ધ્યાન રાખવા વાય ફાઇલને ધક્કો વાગી ગયો અને વાય ફાઇલ ક્લેમ કરે કે તે મને ધક્કો માર્યો તો આમાં મિનલ શું કરે દાદા મહેનત શું કરે એવું નથી પરંતુ આ ભાષામાંથી વાત થઈ પણ એનો જે પુરુષાર્થ કરવો પડે ને કે મિનલબેને અતિમાંથી થોડું પ્રતિ કરી અને પાછું સહજતામાં આવે તો સારું એમ પ્રતિકમાં ના એટલે કહેવાનું મિનલ મિનલબેન આમાંથી પ્રતિક્રમણ કરીને જરાક એમાં આપણે સરખામાં આવી જાઓ આપણા એટલે તમને આ રેતની ધક્કોય ના રહે રાઈટ ઓકે પ્રતિક્રમણ પ્રતિક્રમણ બહુ માગે છે રાઈટ એટલે હવે આપણે બીજું આગળ જવું કે દાવનમૂળ સૂત્ર બ્રહ્મચર્યનો અર્થ આર્ય જીવન માટે તો બહુ જુદી જાતનો છે સ્ત્રી જાતિનું સન્માનપૂર્વક જીવન જીવી શકે મન વાણી નકાયાથી એકતાથી એ જ બહુ શીલવાન છે તમે ક્યાંથી સૂત્ર લાયા છો કંઈક કાચું છે કંઈક એટલે એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે સ્ત્રી સ્ત્રી પૂતગલ સ્વરૂપે ન દેખાતા ત્યાં સન્માનપૂર્વક એ તો આપણે વ્યવહારમાં બધા કહેલું જ છે બધું એ રીતે વાત છે આ એટલે મન વાણીને કાયાની એકતાથી એ પ્રમાણે રહેવાય તો જે બહુ શીલવાન પણ છે પણ આ કારણે એટલું સહેલું નથી ને બહુ આકરું છે ઘણું આકરું છે પરંતુ આપણે અહીંયા આજ્ઞાધર્મમાં આજ્ઞાધર્મમાં નામ જાતિ વેદ આ બધાથી આપણે પર એવું છે એટલે એ પ્રમાણે આજ્ઞા આજ્ઞાધર્મથી જેટલું આપણો પુરુષાર્થ રહે તેટલું આપણને સામાન્યપણું થઈ જશે એવું સુંદર સામાન્યપણું રહેશે કે જાતિ વેશ વેદ એનો ભેદ બહુ ઓછો ધીમે ધીમે ઓછો થઈ જશે છે તેમ જ દેખાશે બધું પરંતુ અંદર નહીં રહે તમને આ વસ્તુ છે બહુ મોટી આગળ જઈએ કે ત્રેપનમું આજ્ઞા ધર્મને શીલ સાથી કહ્યું ખીલ એ બ્રહ્મચર્યનું પરિણામ છે બ્રહ્મચર્યા એનું પચન થાય પછી શીલ નામનો ગુણ ખીલે બ્રહ્મચર્યા શુદ્ધાત્માનું શુદ્ધાત્મા પણ હોવા પડવું એનું પચન થાય પછી ખીલ નામનો ગુણ ખીલે એટલે પેલી અસરો ધક્કા બધા નીકળી જવા જોઈએ સમજાયું સ્ત્રી હોય કે પુરુષ શીલ જે ખુલે છે તે કેવી રીતે ખુલે બ્રહ્મચર્યનું પચન મન વાણી અને કાયાથીની એકતા વગર નહીં હોઈ શકે શક્ય જ નથી ને પરંતુ આગળ આપણે આજ્ઞાધર્મે કરીને અંદર કારણ માર્ગમાં આ મન વાણીને કાયાને એકતા સ્વરૂપ આપણા કારણ પૂતગલો સર્જન થતા જાય છે એ પુણ્યાનુબંધુ પુણ્યના પૂતગલો છે બહુ સુંદર છે બહુ સુંદર છે શું એ તો બધાને થાય બધાને થાય એટલે શીલ આ પાંચ આજ્ઞા દાદાનું ફંડામેન્ટલ આખું વિતરાગોનું વિજ્ઞાન છે એમાં એ આખું એમાં શીલ આવી જ જાય છે શીલ પૂરેપૂરો આવી જાય છે અમે તો ત્યાં સુધી કહીએ કે પાંચ મહાવ્રતો એમાં આવી જાય છે અમે ત્યાં સુધી કહીએ કે પાંચ મહાવ્રતો આપતા પુત્રો એમને એ રીતે અને વ્યવહારના વ્યવહારીઓ માટે મહાત્માઓ માટે એમાં એ પાંચ મહાવ્રતોમાં વ્યવહારમાં હવે અણુવ્રતને આપણે જુદું પાડવાનું ના રહ્યું પરંતુ પાંચ આજ્ઞામાં એટલું બધું સાર આવી જાય છે એમ કહેવાનો મતલબ છે સમજાયું એટલે એમાં મહાત્મામાં આ બેન કે ભાઈ એ વસ્તુ બહુ અને છતાં વિનય બહુ સુંદર રીતે રહે બહુ સારી રીતે રહે વિનય તો રહે જ એટલે શીલ બહુ મોટી વસ્તુ છે સિક્સટી નાઇન શરીર જોડે જીવવામાં આપણી હાજરી બહુ જરૂરની છે આપણી હાજરી અને શરીરથી આપણે જીવીએ એ બે ભેગું છે એમાં હાજરીની તકલીફ પડે છે ઘડીમાં હાજરી રહીએ હાજર રહીએ તો ઘડીમાં ગેરહાજર રહીએ એવું એ થાય છે એટલે ગરબડ થઈ જાય છે શરીર જીવે છે એમાં જીવનાર તરીકે જીવનારો હાજર હોય છે જ એટલે એ નહીં એની જોડે રહેનારો હાજર રહેવો જોઈએ ને તમે સર શું કહો છો બેન શું કહો છો શરીર જીવે છે એની જોડે જીવનારો હાજર ના જોઈએ બસ એ જ બસ એટલું જ છે સમજી ગયો આગળ ફિફ્ટી સિક્સ વ્યવહાર વ્યવહારની રીતે રહેશે તો નિશ્ચય સરખો રહેશે વ્યવહાર વ્યવહારની રીતે રહેશે તો નિશ્ચય સરખો રહેશે હવે વ્યવહારનો નિશ્ચય પેરેન્થિસમાં મૂક્યા છે ઇન્ટિગ્રેટેડ કોમામાં સિંગલ વ્યવહારમાં આપણે આધીન રહીશું તો નિશ્ચય સ્વાધીન રહી શકે વ્યવહારમાં આપણે આધીન રહીશું સમજાય છે ને આધીન એટલે શિષ્ય ભાવે ઉત્તમ સાહેબ આધીન કારણ કે આધીન શબ્દ કદાચ ના ગમે શિષ્ય ભાવે વ્યવહારમાં આપણે આજ્ઞાધીન કહ્યું હતું વ્યવહારમાં એટલે આપણે આધીન રહીશું તો નિશ્ચય સ્વાધીન રહી શકે આજ સાચી સ્વતંત્રતા આજ સાચી સ્વતંત્રતા પ્રજ્ઞાએ કરીને બહુ સુંદર રહે ચાલો આગળ સેવન્ટી સિક્સ અહંકાર તો છેક કેવળ જ્ઞાન સુધી છોડતો નથી આ મહાત્માઓ ભૂલી જાય છે પણ અહંકારના સ્વરૂપ ઓળખાણમાં કાચા પડે છે સ્વરૂપના ઓળખાણમાં કાચા પડે એટલે આજ્ઞા ધર્મ કાચા પડે એટલે દાદા ભગવાનના અદભુત વચનો છે આ કારણે વિશે બહુ સુંદર એમને ફોડ પાડેલો છે કે મોક્ષ કોનો થાય છે મુક્તિ કોની થાય છે તો કે અહંકારની મુક્તિ થાય છે જન્મે છે કોણ તો કે અહંકાર જન્મે છે મુક્તિ કોણ પામે છે તો કે અહંકાર મુક્તિ પામે છે આત્મા એને જન્મ મરણ કે મુક્તિ કે મોક્ષ એવું હોતું જ નથી આત્મા તો સ્વભાવથી જ મોક્ષ સ્વરૂપ છે આ બહુ સુંદર દાદાએ ફોડ પાડેલો છે બહુ સુંદર પાડેલો છે અને મન વાણીને કાયા સ્વરૂપ શરીરનો સંયોગ છે અને એટલા માટે જ અહંકાર અહંકારનું સ્વરૂપ અહંકારનું રિપ્રેઝન્ટેશન ચેતન આ બધી સુંદર ભાષા મોક્ષ અને મોક્ષના છ પદો આત્મા એટલે કે ચેતન છે ચેતન નિત્ય છે ચેતન કરતા છે ચેતન ભોગતા છે પણ ચેતન શબ્દ ના મૂકે તે આત્મા મૂકે ચેતન મૂકે તો પાછા દુશ્મન બેસી જાય એટલે આત્મા કરતા છે આત્મા ભોગતા છે એ વ્યવહારથી કહેવું પડે છે કારણ કે ક્રિયામાર્ગ છે આખો અને પછી છે મૂકે છે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે નવનીતભાઈ સાચી વાત કે નહીં દાદાજી અહીંયા અહંકારનું સ્વરૂપ ઓળખવું એટલે અહંકારનું સ્વરૂપ ઓળખવામાં કાચા પડીએ એટલે અહંકારનું સ્વરૂપ એટલે આપણે ચાર્જ અહંકાર ને ડિસ્ચાર્જ અહંકાર બે જ છે હવે આપણે તો ડિસ્ચાર્જ અહંકાર એટલો કેવળ રહેલો છે એટલે આ જે બને છે બધું ડિસ્ચાર્જ અહંકાર સ્વરૂપમાં જ બન્યા કરે છે એટલે ડિસ્ચાર્જ અહંકાર છતાં પણ એને કેવળ ડિસ્ચાર્જ અહંકારથી આપણે એમ માનીને સંતોષ લઈએ એવું ચાલે એવું નથી કારણ કે ડિસ્ચાર્જ અહંકારમાં ડિસ્ચાર્જ ભ્રાંતિ સાથે પાછો ડિસ્ચાર્જ થતો જાય છે એટલે બહુ જાગૃત રહેવું પડે છે એમાં એ ડિસ્ચાર્જ ભ્રાંતિ એટલે પોતા પણ ભાગ પણ આપણે એને તો ડિસ્ચાર્જ સમજેલા જ છીએ એ વાત સાચી છે એ વાત સાચી છે પરંતુ આ ફેર ચડેલા એટલે પડઘા સ્વરૂપ પડઘા સ્વરૂપ ફેર ચડેલા એ ચડેલા ફેર ઉતરે છે એમ કહેવાનો મતલબ એટલે એને ભ્રાંતિક ડિસ્ચાર્જ સ્વરૂપ કહ્યું ને ભ્રાંતિ શબ્દ ના કહીએ આપણે મૂળ ભ્રાંતિને જ ભ્રાંતિ કહેવાય છે પરંતુ ડિસ્ચાર્જ અહંકાર આ સમજાવવા માટે કહું છું ખ્યાલ આવ્યો એ ચડેલા ફેર છે ને એ ફેર બધા ઓછા થવા પડે એ વાત છે એ રીતે છે એટલે વ્યવહાર કોઈ પણ હોય બધો બધું એક જ છે ડિસ્ચાર્જ એક જ એમાં બધું જ આવી જાય છે ટોટલી સમજાયું પરંતુ આપણે ઘણી વખતે વ્યૂ પોઈન્ટમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું જેમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ કેટલો વખતે તમને નિશંકપણે રહે છે એ વાત છે આ તો દરેકને જેને જેને જેટલું નિશંકપણે રહ્યું એટલું એનું કામ થઈ ગયું શું કે તો છે જ ને અમૃત છે ને એવું ભૂલમાંથી નથી ચાલતું એ તો આપણા હજુ તો વ્યવહાર અને વ્યવહારના એનાલિસિસને વિશ્લેષણ બહુ જરૂર માગે પુષ્કર માગે છે એટલે સ્વાધ્યાય શું કહ્યું ગુરુ પોતાનો આ એકલા મન માણીને કયા સ્વરૂપ પૂતગલ જોડેનો વખત મળે એને બધો સ્વાધ્યાય વખત કે પણ જયારે કઈ ફાઇલ હોય એટલે ફાઇલને ડીલિંગ કરવું પડે ત્યારે ત્યાં સ્વાધ્યાય પણ ના રહી શકો તમે બહુ સમજવાની વાત છે સમય બહુ મૂલ્યવાન સ્વાધ્યાય ખરી મહાત્માઓને તો આ સત્સંગ પણ સ્વાધ્યાય સ્વરૂપે થયા કરે સત્સંગમાં ક્રિયા ના હોય કોઈ દિવસે ક્રિયાનો યોગ જ ના હોય કોઈ સત્સંગ કરાવે ને તમે સત્સંગ સત્સંગ કરેલો તમે સાંભળો કરો આમાં એવું બધું એવું હોતું નથી તમે ધ્વનમાં નથી હોતું સત્સંગમાં સમજાય છે અત્યારે આ કાળમાં આશ્ચર્ય થયું છે એટલા માટે નહીં તો સત્સંગનો શબ્દ તો બહુ વિશાળ છે એ નિશ્ચય અને વ્યવહાર સાથેના નિશ્ચયવાળો અને વ્યવહારમાં પણ છે અને વ્યવહારમાં તો ઘણા સ્વરૂપો હોય એના સામાન્યપણે જેવી જેવી દ્રષ્ટિ વ્યવહારની એવી દ્રષ્ટિના વ્યવહારના દ્રષ્ટિના પ્રમાણથી એ બધા સત્સંગો હોય છે બધી જગ્યાએ બરોબર સમજાયું જ નહીં આગળ જઈએ ત્યાસીમું વિતરાગોની ભાષામાં રિલેટિવમાં પણ યશ છે અને રિયલમાં પણ યશ છે બોલો હા ના સમજાણું સમજાણું નહીં દાદાની આ કેવી રીતે પોસિબલ બને છે કંઈક ખબર નથી ભાવેશભાઈ કહી ગયો બોલવાનું આપો ભાવેશભાઈ તમે સમજાવો તમને ને હવે આવું શું કરો છો તમારી ભાષામાં શું છે તમે શું શીખ્યા દાદા પાસે શું શીખ્યા તું ટૂંકામ કહી દો કામ

એટલે દાદા ભગવાનની વિતરાગતા સમજી શકાય શું અને આપણે બધા માટે એ જ છે પાછું દાદા ભગવાન એવું નથી કે એમને પોતાના માટે જ આગવું રાખ્યું છે એમ તમને નથી આપ્યું આપણા બધા માટે છે આ તો એટલે આપણે બધા વ્યવહારમાં બધું વ્યવહારમાં આપણને ના પડે રખાવનારું બહુ આવશે બધું પણ એ બધામાં આપણે હા પડે રહેવાનું કે હા તું ના વારું હા છું એમ કઈ ક્યાં રહેવાનું આજે મારા માટે હા છૂટું આગળ જઈએ બસો એકાવન રૂચિ એટલે આપણું માનેલા હુંનું હોવાપણું પ્રવહન રૂચિ એટલે આપણું માનેલા હુંનું હોવાપણાનું પ્રવહન એટલે હું શુદ્ધાત્મા છું એ આપણી શુદ્ધાત્માની આપણી આખી રુચિ થઈ પ્રવહન થયું આપણું અંતરાત્મા દશા એ કરીને મન વાણીને કાયા એની સાથે છીએ છતાં પણ એટલે રુચિ વૃત્તિ એને કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત શું કહ્યું વૃત્તિ એટલે રુચિ રૂચિ શબ્દ બહુ મોટો છે ફ્લો છે તો આખો આ થિયોલોજીમાં એને ઇથેરિયલ ફ્લો કહે છે થિયોલોજીયન્સ થિયોલોજીયન્સ બધા હોય ને ઇથેરિયલ ફ્લો કે છે આજના વિજ્ઞાનમાં પણ એને એમ કે છે આજના વિજ્ઞાનમાં ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વમાં આ જ સમજે છે સ્થિતિ સહાયકમાં એ લોકો આ બીજી બધી રીતે બીજી ભાષા છે એ લોકોની અને ગતિ સહાયકમાં આ તત્વ સમજે છે એમાં એવું છે આજેમાં એક્ઝેક્ટ સ્વરૂપે તો યથાર્થ તો જાણી જ ના શકે હે મહાત્માઓ અથવા જે બધા તમારી પાસે ખેંચાઈ આવે છે એ ઓટોમેટિક એ એ પર્ટિક્યુલર ફ્લોના પ્રવાહમાં જ છે બધા ઇથેરિયલ ફ્લો ઇથેરિયલ તો પેલી ભાષામાં છે એટલે જસ્ટ ઇટ્સ અ ફ્લો દેટ એ રુચિ રુચિ વૃત્તિ સત્સંગમાં જવું છે એવું આપણું થયું એટલે રુચિ એ બાજુ જ બને સમજાયું ને જી રામજી ભાવેશભાઈને બધા ન્યુઝીલેન્ડમાં રહે છે પણ એમનો વૃત્તિ ને રુચિ આ બાજુ રહ્યા કરે છે બધું વધીને બોલો ને સાચું કોને હવે

<laughs> રુચિ એટલે આપણા માનેલા હોનું હોવાપણું પ્રવહન ફ્લો છે આખો એ રુચિ મારાપણું કઈ બાજુ છે તે જોઈ લેવાનું એ જો મોરી પડતી જાય મન વચન કાયા અને તેના બધા વેપારો તરફ તો સમજવું કે હું શુદ્ધાત્મા છું મન વચન કાયાના બે વેપારો છે ને એ બાજુ મોરી પડે ને રુચિ તો આપણે સમજવું કે શુદ્ધાત્મા છું થયું એ તરફનું વહન થયું એની હેલ્થ સારી થતી જાય છે અને એના માટે સ્વાધ્યાય પ્રબર પુરુષાર્થ છે સ્વાધ્યાય બીજું લઈએ આગળ બસો ત્રેપન જે શબ્દથી આપણે બંધાયા છીએ તેનો ઊંધો શબ્દ જ આપણને છોડાવે પણ એ શબ્દ આપે કોણ તો કે જે છૂટેલા છે તે જ આપી શકે કારણ કે એ સમજણ આપશે ને સમજણથી એ સમજણ શબ્દથી આપશે અને આપેલી સમજણનો શબ્દ એમની સમજણથી બોલાશે તો જ કામ લાગશે અહીં જે દાદા ભગવાને કહ્યું કે મારો એક શબ્દ અંદર ઉતરી ગયો તો કલ્યાણ થઈ જશે પણ જેમ છે તેમ ઉતરવો જોઈએ એ આ છે રાજરૂપ છે આપણે ત્યાં બધું સાંભળ્યું ખરું બધાને કહીએ પણ ખરા વાત બહુ સમજવા જેવી છે ગન ચક્કર કહે ને તો એમાં આખું મોક્ષ આવી જાય જેની લીલા કુટુંબભાઈ જ્ઞાની એમનો એક શબ્દ એ કંઈ ગમ એ નીકળે નહીં ને એ તો નિમિત્તાધીન છે એ તો અને નૈમિત્તિક ભાવે છે નીકળ્યા જ કરે એટલે એમાં કેવું વિકલ્પોને બહુ રાખવા રાખવા જેવું નહીં અને આપણે પણ અંદર અંદર એકબીજાને સમજાયો તે તેમ રહેવું જોઈએ બસો બાસઠ કેમ કરીને ચોવીસ કલાક સતેજ થઈ જઈએ એવો સમય આવવો ઘટે દિવસ શું કે રાત શું એ ભેટ ક્યાં રહે પછી હવે હા હવે આગળ આપણા હે ટાઈમ છે જ છે ટાઈમ થોડો પેલો ચોથલો પદ પદલો હા જરૂર જરૂર જરૂર જરૂર જરૂર જરૂર જરૂર પ્રદીપી બોલાવો સરસ પદ પ્રદીપી ના પૂજનને લગતો છે તો પૂજન માટે નિમંત્રણ અચ્છા અચ્છા અચ્છા જરૂર રવિન્દ્રભાઈ ના મોટા બ્રધર જયંતભાઈ આવ્યા છે કઈ છે સગન અહીંયા નથી આવ્યા કુસુમભાઈની તબિયત નાજુક છે એ પંદર દિવસ માટે ડોક્ટર રજા આપી છે ઇન્ડિયા આવવા માટે એટલે એમના ગામ છે હું કાલે મળી શકું હા રજા ક્યાં છે અહીંયા બોડેલી જ છે દાદા સમજ્યા અચ્છા બોડેલી જવું પડે એટલે કેતા હતા કે મારા પર ફોન આવ્યો કે કરુ દાદાને કેજો મારા જય સચ્ચિદારે હું મળવા આવીશ એમને અને જરા કુસુમની તબિયત સારી થાય ને એટલે આવીશ કે છે સારું કઈ વાત ચલો પદ બોલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ स्वरूप मुझने मारू स्वरूप मुझने સ્વામી નથી જણાયો સ્વામી નથી જણાયો તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન

જને જન્મોથી સાંભળ્યું છે જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના આત્માને દેહ ભિન્ના स्वानुभवति वीदारो भावत्रज्ञा वीदारो भावत्रज्ञा प्रगच्छे प्रज्ञा प्रगच्छे प्रज्ञा न कल्पि हूँ सुधारो सुधारो Musa Para ما તું દર્શન સુધી જડતા દર્શન સુધી જડતા વિધિ પૂર્વક આત્મ પ્રકાશક વિધિ પૂર્વક આત્મ પ્રકાશક જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જતા આવ્યા મોક્ષ જ્યાં વિતરે તે ભૂમિ પર જ્યાં વિતરે તે ભૂમિ પર કાળ ક્રમાંતે તીર્થ સપાય ભારત માટે તીર્થ સપાય दिनवरतीर्थं करणारे त्रिभुवरतीर्थं करणा नव अङ्गो परपूजनता नव अङ्गो परपूजनता સ્થિત ગુણ પ્રતિમાને પ્રાણ પ્રતું સુખ ગુણ પ્રતિમાને નિત અભિષેકી પૂજાતા અભિષેકી પૂજાતા નામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે નામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે પર સમૃદ્ધિ સુભા સમૃદ્ધિ જમણા પગના કરણા જમણા અંગૂઠાથી સરો કરાય અંગૂઠાથી સરો કરાય પતિદામાં અંગૂઠે યાર પતિદામાં અંગૂઠે પૂજા કરતા જીવ થાય પૂજા કરતા જીવ થાય પૂજાથી અરિહંતોની પૂજાથી હરિહંસોની આજ્ઞામાં સહજે રહેવાય આજ્ઞામાં સહજે રહેવાય સાથે બાઉલ્લા સાથે બાઉલ્લા ભગવત સામરસી પૂજા જમણા પગના બીજી પૂજા જમણા પગના પૂજતા શક્તિ ભરાય પૂજતા શક્તિ ભરાય भजनाधीशर पूजने बाबा भजनाधीशर पूजने नरिया पिल्ली मजबूत नरिया पिल्ली मजबूत સવિદેશે ભૂમિ શરણામાં સવિદેશે શરણામાં કાઉ સગમુદ્રા યોગેથી કાઉ સગમુદ્રા યોગેથી સજ સ્થાને ઉભા કરાશે સજ સ્થાને ઉભા કરાશે અચરત સાવ્રત સિદ્ધ મંદિર અચરત સાવ્રત સિદ્ધ મંદિર મારી પૂજા જમણા કાંડે પૂજા જમણા કાંડે દીદાવર સીતા જો દીદાવર સીતા કાંડે પૂજન કરતા કાંડે પૂજન કરતા ચડતી શ્રેણી શુભક જ્ઞાન ચડતી શ્રેણી શુભક જ્ઞાન ડાબે કરો મૈત્રી મિલાપે ડાબે કરો મૈત્રી મિલાપે સત્કર્મોના ઉદયો થાય સત્કર્મોના ઉદયો થાય હાથે કરિયા આવે સાથે હાથે કરિયા સાથે મર ભવના બાકા બંધાય મર ભવના બાકા બંધાય ગોતી પૂજા જમણા ખંભે ગોતી પૂજા જમણા ખંભે બાહુબળ સંગે બાહુબળ સંગે પૂજા બળતી ભવજળ તરતા પૂજા બળતી ભવજળ તરતા वरते साधु संदो खपे पूजन विधि बाबा कपे पूजन विधि सरी विहरे सूक्ष्म सरी सरी विहरे सूक्ष्म सरी मानचिरवियूनिरमामासे मानभुरभूनिरमामासे वीर्यपचारे आतमसे वीर्यपचारे आतमसे समपू પૂજા મસ્ત કહું પર ભવ જબ પૂજા મસ્ત કહું પર નિર્વાણી રસ નિર્વાણી રસ મુશિલા ગુણ ઉજવળ જ્યોતિ સુરા ગુણ ઉજવળ જ્યોતિ રામ દરબાર સીતારામ દરબાર સંસારી સાધક મે નવલિત સંસારી સાધક भारतं यतभूतशोकं सर्वव्यात्माने मार्गपमात्माने मार्गपमा જાત પારમતે કરતી પૂજા કપાળમતે બ્રહ્મરોની વચ્ચે થાય બ્રહ્મરોની વચ્ચે થાય ભુવન બાલ તિલક જયવંતા ભુવન બાલ તિલક જયવંતા ચક્રે સ્થિરતા થાય કપૂર અંદર બે ચૌડે કપૂર અંદર બે મન ભાવો જ્ઞાન જપર જટકાર જ્ઞાન જપર જટકાર સપ્તમ પૂજા વરતુર કંઠે સપ્તમ પૂજા વરતુર કંઠે તિલક સુરતા તિલક સુરતા સુરાલા પે માલ કૌસમા સુરાલા પે માલ કૌસમા ઓર પ્રહર સુર નર સુરતા ઓર પ્રહર સુર નર સુરતા जसलोकी राजे श्रेष्ठं जसलोकी राजे श्रेष्ठं वन्ते बर्या परमाणो वन्ते बर्या परमाणो मुदितम मौलिक वचनातिशय मुदितम मौलिक वचनातिशय ज्ञान નામ ભૌતિક મુક્તાણું જ્ઞાનામ ભૌતિક મુક્તાણું અસમ પૂજા હૃદય કમળની અસમ પૂજા હૃદય કમળની ભસ્મીભૂત જારાગો દે ભસ્મીભૂત જારાગો जलसाखी कसम मोहा जलसाखी कसम वत्सल मूर्ति प्रेम प्रदे वत्सल मूर्ति प्रेम प्रदे કારણ નિત કરુણાવર્ષત કારણ નિત કરુણાવર્ષત ઓરખ આપે આત્માને ઓરખ આપે આત્માને મૂર્તિ દર્શન વૈજ્ઞાની મૂર્તિ દર્શન વૈજ્ઞાની તારું સ્વરૂપ પરમાત્મા છે તારું સ્વરૂપ પરમાત્મા છે નવમી પૂજાના વિચક્રની નવમી પૂજાના વિચક્રની જાચો પાચે વિચક પ્રદે જાચો પાચે વિચક પ્રદે પતંગ પ્રકાશો નીર જગની પતંગ પ્રકાશો નીર જગની ભસ્મ કરી સામે પડે ભસ્મ કરી સગુણ પરપુર શુદ્ધ ચેતનથી સગુણ પરપુર શુદ્ધ ચેતનથી નિરાવરણી નાભી મે નિરાવરણી हरिहन्नायमु केवल आत्मा हरिहन्नायमु केवल आत्मा नमो नमः ज्योति सर्वे नमो नमः ज्योति सर्वे नमो नमः ज्योति परमे वर्ततीर्थङ्करी वर्ततीर्थङ्करी शासन

માતા ભગવાનના સિંહ જયકારો રાધા ભગવાનના સિંહ જયકારો માતા ભગવાનના સિંહ જયકારો રાધા ભગવાનના સિંહ જયકારો રાધા ભગવાનના સિંહ જયકારો રાધા ભગવાન जलचा दादा भॻवान जयतारू दादा भॻवान जल चादा भॻवान जो दादा भॻवान

अवतारमिल दादा भगवान दादा भगवान मया दादा भगवान जल्दी कारी हो देता माया दादा भगवान जल्दी कारी हो देता जय बोलो रे बोलो रे जय दादा भगवान

بیانادا گدا دادا گودان پورے دادا ب

ભગવાનના સત્પુર જય જયકાર ભગવાનના સત્પુર જય જયકાર भारे रा

અદભુત જ્ઞાન આરાધન પર્વ અહીંયા મહાત્માઓ નીચે જોઈ શકશે દાદા ભગવાનનું વચન છે શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે અને આપણે આજે બધા જ એ પરમાત્મા યોગનો દિવ્ય અનુભવ કરીએ છીએ ત્યારે વર્ત તીર્થંકરી શાસન અજોડ હોય સમવસરણની પ્રતિકૃતિ નીચે છે અને આપણા માટે સમવસરણમાં બિરાજમાન પરમાત્મા અહીંયા હાજરા હજુર છે અને યોગાનું યોગ રચના તમે જોશો તો બધા જ ચિહ્નો કુદરતી રીતે હાજર થઈ ગયા છે એટલે નીચેના સૂત્રો હું ખાલી વાંચું છું સકલ બ્રહ્માંડ ઝંખે છે તે જ્ઞાન વર્ષાને અસહ્ય ઉનાળે દેવલોક જંખે છે સતસંગ કાયમ મનુષ્યોને ફૂલ સાદ હોય નહીં કામ देवलोकसङ्केते सप्तसङ्गतायम् देवलोकसङ्केषु सप्तसङ्गतायम् मनुषेण पूरसत् होयनैकाय मनुषेण पूरसत् होयनैकाय मोटा मा मोटो સંયોગ દેહનો મોટામાં મોટો સંયોગ દેહનો અવિરત સત્સંગી ઘડુલો અજવાળો અવિરત સત્સંગે ઘડુલો અજવાળો बड़वा संयोग में मिथड़ा करवा करवा संयोग में मिथड़ा करवा दादा नींद सुना दिल माऊ तारो दादा नींद सुना છે કે આમાં બહુ સુંદર આ પદમાં આવ્યું છે એમાં દાદા ભગવાન એમનું જ્ઞાન થતા પહેલા જે મન વાણીને કાયાથી એમની ચૌદ કલમો સ્વરૂપે જે જીવન ગયું હતું એમાં એ જીવનમાં શું બન્યું તે જોવાનું છે રસાયણ ક્રિયા શું બની તે રસાયણ ક્રિયા બહુ સમજવા જેવું છે અને એ જ રસાયણ ક્રિયા આપણને વિશ્વને માટે તો સત્સાધન સ્વરૂપે પ્રાપ્ત થઈ અને મહાત્માઓને આપણે બધાને એ પાંચ આજ્ઞાઓમાં પ્રાપ્ત થઈ રસાયણ બહુ અદભુત રસાયણ છે વિતરાગોનું તે આમાં સમાયેલું છે શું કયું રસાયણ તો કે અહંકાર અને અહંકારમાં જ્યાં જ્યાં અહંકારની કુરૂપતા છે ત્યાં ત્યાં તે તે અહંકારને ત્યાં ત્યાં રૂપાળો કર્યો છે એમને શું કર્યું આ પોતે પ્રયોગી સ્વરૂપે પ્રયોગમાં અદભુત સંયોજન કર્યું છે ઉત્તમ શાહ કાંતિભાઈ સમજ્યા આપણું જીવન પ્રયોગી સ્વરૂપે છે તેમાં મન સ્વરૂપના પ્રયોગમાં આ જ રસાયણથી આજ્ઞા ધર્મથી આપણા ડિસ્ચાર્જ અહંકારમાં જે કદરૂપાપણું હોય તે સ્વરૂપમાં પણ થતું જાય છે તે સાહજિકતાનો માર્ગ છે બીજું કશું જ છે નહીં પરંતુ એ આખો ક્રમ છે એ બહુ સુંદર છે આ રસાયણની બહુ એમની સિદ્ધિ હતી દાદા ભગવાનની અદભુત અદભુત સિદ્ધિ હતી એટલે બહુ સુંદર આ લાઈનો છે હા સકર બ્રહ્માંડ જેમ કે છે તે જ્ઞાન વર્ષાને હશે ઉના દેવ લોકો જેમ કે શંકા મોટો સંજોગ સંજોગ દેહનો અવિરત સત્સંગે ગઢુનો અજવાળું કડવા સંજોગોને મીઠડા કરવા દાદાની દેશના દિલમાં ઉતારો જ્ઞાની પુરુષ એ જ પરમાત્મા છે હવે આ વાત શાસ્ત્રોમાં કહી છે જ્ઞાની પુરુષે કહી છે શ્રીમદજીએ કહી છે જ્ઞાની એ જ મારો શુદ્ધાત્મા છે દાદા ભગવાને આપણને કહ્યું આ સમજવા જેવું છે એ આખા અધ્યાત્મનો સાર સાર છે જ્ઞાની એ જ મારો શુદ્ધાત્મા એટલે સજીવન મૂર્તિ સ્વરૂપ અને એમાં અમૂર્ત સ્વરૂપે પોતે જે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે દાદા ભગવાન સ્વરૂપ છે એવાનો એ અમૂર્ત સ્વરૂપનો અદભુત જ્ઞાની એ જ મારો શુદ્ધાત્મા બહુ મોટી વાત છે એટલે આ કોઈએ આપણે થયાથી નથી થઈ જતું આ સહજ છે આ તો પરિણામ બહુ એટલે બધી પ્રક્રિયા છે એની રસાયણ છે આખું જ્ઞાન કહેવાય નહીં વર્ણન થાય નહીં જ્ઞાનીના ચરણમાં જ મોક્ષ મોક્ષ જ વર્તે અહીં અહીં સજીવનની મૂર્તિની ભજના વિના તૂટે નહીં બંધન બરો નિશ્ચયમય દૃઢતા સૌને મરજો આપતા સ્વજન આપતા સ્વજન આપતા પુત્રો લો આ આ દીકરું હશે એમ તમે આપ્યું હતું ત્રણ સૂત્રો માટે એ દેખાતું ને જડ્યું નહીં અહીંયા બધા સાથે હતું હા એટલે હવે પછી આપતા સૂત્રો એમાંથી લેશે બપોરે ત્યારે લેતો હા ફરતી આપજો સૂર્યકાંતભાઈ તો આપણે શું છે આપણે મોટે મોટે જ બોલો ને સુભદ્રાબાની ભાવના છે તો કાલના કાલે આવતીકાલે એટલે કે આઠ ફેબ્રુઆરી સોરી પરમ દિવસે આઠ ફેબ્રુઆરીના સોમવારના રોજ પરમ પૂજ્ય કનુ દાદાજી અને વૈષ્ણવોના ગુરુજી દ્વારકેશ બાબાજી પધારવાના છે સોમવારે તો સિનિયર સિટીઝન્સ હોલ આપતા પુત્ર મહેશાનંદજીના ઘરની નજીક સરદારનગરમાં નિઝામપુરામાં આવેલું છે ત્યાં ચારથી સાડા છ એમના નિમિત્તે સત્સંગનું આયોજન કરેલું છે એ આપ સૌને જણાવવા માટે જ્યાં હોય ત્યાં ખાલી જગ્યા પર ઉભા થજો હાથ જોડજો એટલે આમંત્રણ બધાને મળી જશે હા બા ઉભા થયા છે આ ખૂણામાં અને બધાને એમના વતી આમંત્રણ આપે છે ને પહોંચી ગયું બધા ભાવપૂર્વક સ્વીકારે છે એમને દરજો બોલવાનો દરજો કોક બેનોમાંથી એમને બોલવું હોય તો ત્યાંથી બોલો બોલવાનું કરો કંઈક બોલો મોટેથી બોલો જય સચિદાનંદ ના ના બસ મહેશ મહેશ બહુ ત્રાસ ના કોણ પણ આમાં પધારવાનું શું રાખ્યું છે બોગડા મારે ચાર વાગે પ્રોગ્રામ છે તે વૈષ્ણવના ભજન છે પછી આપણે દાદા ભગવાનના પદો છે બે કલાક પ્રોગ્રામ રાખ્યો છે મારે ગુરુ દ્વારકાબા પધારવાના છે અને આપણે માનવ દાદા પધારવાના માનવબા પધારવાના દરેક વાતમાં આવજો જય સચિદાનંદ જય સચિદાનંદ હવે પછીનો પ્રોગ્રામ આ મુજબ છે મહાત્માઓ સાંભળી લેજો બે થી ત્રણ સ્વરૂપ કીર્તન ભક્તિ ત્રણ થી ચાર સામાયિક પ્રતિક્રમણ ચાર થી સાડા ચાર ચા પાણીનો સમય રહેશે સાડા ચાર થી સાડા છ આપતપુત્રોનો સત્સંગ તથા પદો રાતના આઠ થી દસ ગરબા જે સત્સ્થાનકમાં રહેશે આજના દિવસની ગોઠવણી આ મુજબ છે આવતીકાલે સાતમી તારીખે સવારના છ થી સાડા સાત પ્રાતવિધિ આ જગ્યાએ રહેશે અને ત્યારબાદ સાડા નવ થી બાર દાદાજીના સત્સંગ અને પદોનો કાર્યક્રમ અને આરતી ત્યારબાદ સત્સંગની પૂર્ણાહુતિ રહેશે બીજું જે મહાત્માઓએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ખાસ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર જઈને રજીસ્ટર કરાવીને પોતાના બેચ મેળવી લેવા એ ખાસ જરૂરી છે એટલા માટે કે વ્યવસ્થાના ભાગરૂપે અને જે પણ બેચ આપવામાં આવે છે એ ખાસ લગાડીને રહેજો બીજું જે રૂમની એલોટમેન્ટ કરવામાં આવી છે ત્યાં લાઇટ પંખા અને ખાસ કરીને પાણીના ફ્લસ્ક ખુલ્લા ન રહી જાય એ મહાત્માઓ ખાસ જાણવજો અને અબાવ ઓલ દરેક મહાત્માને ખાસ વિનંતી કે દરેક આપણા આપતપુત્ર કે દાદાજીના સત્સંગમાં પોતાનો મોબાઈલ વાઇબ્રેશન મોડ પર રાખે અને સંજોગ પડે ને વાતચીત કરવાની જરૂર હોય તો બહાર જઈને વાતચીત કરે જેથી કરીને સત્સંગમાં ખલેલ ન પહોંચે જય સચ્ચિદાનંદ છ થી સાડા છ દાદાજીની ડીવીડી અને કાર્યક્રમ દેખાડવાનો અહીંયા રાખ્યો છે ભાવેશભાઈ આજે સાંજે ન્યુઝીલેન્ડ જવા માટે પ્રયાણ કરશે રિલેટિવલી તો આપણે સૌ મહાત્માઓ દિલપૂર્વક અભેદ ભાવે એમની સાથે રહેતા રહેતા પ્રાર્થના કરીએ કે એમને વ્યવહારમાં પણ એવા સુંદર સંજોગો પ્રાપ્ત થાય કે જેથી કરીને એમનું દેહ અને દિલ બંને અહીંયા રહી શકે અને દાદામાં રહી શકે જય સચિદાન જય સચિદાનંદ દાદા ભગવાન ઉત્તમભાઈ સાહેબ આ સહેજ આપની સાથે સંબોધન કરશે આવો તમે સાહેબ एक मिनट एक मिनट प्लीज हमारे बाबा એક બે મિનિટ બે મિનિટ બે જય સચ્ચિદાનંદ આજે જે દાદાજીનો અજન્મ જન્મ દિવસને આપણો જ્ઞાન દિવસ જે સિમિલી આપી છે અને આ મહેતા પરિવારે જે રીતે આ બધો પ્રોગ્રામ ઉજવ્યો છે અને એનો બધો બહુ લાભ આપણે મળ્યો છે અને અમે તમને આભારી છીએ ખાસ આજ સત્તરમી તારીખે મારા સનના તુષારના રિસેપ્શનમાં પ્રોગ્રામમાં મેં કાર્ડ તો બધાને આપ્યું છે કાર્ડ બધાને મળ્યું છે ના મળ્યું હોય તો બી બધા જ પધારજો ભાવભર્યું અમારું આમંત્રણ છે બધાને સ્વીકાર કરીને આવો જય સચિદાન સાંજે સત્તરમી તારીખ સાંજે અમદાવાદમાં કાંકમ પાર્ટી પ્લોટ રાજપથ ક્લબની પાછળ સિંધુ ભવન પાસે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર બધા જ ને પરિવાર સહિત પધારવા ભાવ ભાવભર્યું નિમંત્રણ છે જય સચિદાન દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા

Thank you.